કોણ બસ બ્રધર કહેતા જરા બસ લેટ ખરી રીતે બસ કોણ છે તારો કે ખરી રીતે રિયલ શીખી કોઈ નહીં ભગવાન તો ખરો ને જોયો નથી ને એટલે ખબર નથી પડતી જોયો નથી એટલે ખબર નહીં પડે ભગવાન ને જોયા નથી એટલે ખબર નહીં પડે ઉપરી તો ખરા બોસ તો ખરા એવું આપણે પામીએ એટલે એક જ છીએ આપણે શું કહ્યું એ પામ્યા નથી તો બોસ લાગે છે લોકોને ઉપરી છે આવું નથી ઉપરી એટલે ભગવાન હવે તમારું ખરેખર ઉપરી કોણ છે તે દેખાય જવું શું નામ તારું મને કહું તારે દેખાય છે નામ શું તારું યોગે યોગે હવે તારે ખરો ઉપરી કોણ કે તારા બ્લન્ડર છે ને મિસ્ટેક અત્યારે જે બ્લન્ડર્સ કરેલો છે તે મિસ્ટેક કરી છે તે તમને હેરાન કરે બાકી બીજું કોઈ તમને હેરાન કરે બ્લન્ડર્સ એટલે શું હું યોગેશ એવું માની બેઠો છે આપણે કઈ ખરેખર આ ખરેખર જ એ બ્લન્ડર કહેવાય શું કહ્યું આ તો શરીરનું નામ પાડ્યું છે તો ઓળખવાનું સાધન છે ખરેખર તો જાણવું જ જોઈએ નહીં તો ત્યાં બ્લન્ડર થયું કહેવાય શું કહ્યું પછી તું કહું આ બાયનો હું ધણી થયું એ બીજું બ્લન્ડર છોકરાના ફાધર થયું ત્રીજું બ્લન્ડર આના માનો મામા થયું કાકો થયું ભાઈ થયું છોકરો થયું કેટલી જાતના બ્લન્ડર છે આ રોંગ બિલીફો રોંગ બિલીફ તું જે છું એ બિલીફ નથી અને તું નથી તે બિલીફ કરે છે એ રોંગ બિલીફો ફ્રેક્ચર કરીએ ત્યારે રાઈટ બિલીફ બેસે રાઈટ બિલીફ અને રાઈટ બિલીફ બેસે ત્યારે સેલ્ફ રિયલાઇઝ થાય આજ રાઈટ બિલીફ બેસાડી છે ને તે રોંગ બિલીફ એટલે બ્લન્ડર્સ ને બધા મારે ફ્રેક્ચર કરવા પડશે ને ત્યાર પછી રાઈટ મિલી પછી મિસ્ટેક તારે કાઢવાની અત્યારે મિસ્ટેક તારી તને મિસ્ટેક તને દેખાય નહીં બીજાની ભૂલ કરેલું કરેલું કરેલું ન કરેલું કેટલી બધી બહુ તારી કાઢવા મળ્યું તો ના છે શું કારણ છે પોતાને પક્ષપાત છે આ દેવ પર હું છું આ શું પક્ષપાત તો હજી જબ તું આરોપી છું અને વકીલ રહીશું કેટલી ભૂલ નીકળે જ્યારે તું આરોપી તું વકીલ છું વકીલ ના હોય નીકળે પણ આપણે વકીલ હોવું રોકેલો નીકળે ગઈ તો ભૂલ હા એવું એટલે પછી વકીલ વચ્ચે નીકળી જશે આપણે જ્ઞાન આપીને પછી બધી ભૂલો દેખાય અને ભૂલ દેખાય તો ભૂલ ભાગે તો કામ થાય ભૂલ વગર થવું પડશે ત્યાં એક પણ ભૂલ ચાલે નહીં વર્લ્ડમાં કેટલા ગુનેગાર હશે કેટલા ગુનેગાર હશે બધા બધા <laughs> કે બધા બધા જ ગુનેગાર મને જગત આખું નિર્દોષ દેખાય એ તમારી દ્રષ્ટિ જ્યાં સુધી થાય ને ત્યાં સુધી એવી દ્રષ્ટિ કરવાની એ જતી કરી છે ને એક માણસ એક માણસ ને ગાર મળે છે હરીશભાઈ ગાર મળે એક માણસ તો તું શું ન્યાય કરું કોણ ગુનેગાર છે બેમાંથી ગુનેગાર કોણ છે હરીશ એક માણસ ગાળ પડે છે તેમાં હરીશભાઈ ગુનેગાર છે કે પેલો ભણનારું નાની બાબત છે ગંદી જાય વાત એટલે કોઈ વાર ગરીબ હોય કોઈ વાર ગાળ દેનાર હોય કોઈ પણ હોય શકે બંને માંથી તને શું લાગે તારી દ્રષ્ટિથી અત્યારે તારા વ્યૂ પોઈન્ટ થી કોણ આ જગત ના વ્યૂ પોઈન્ટ થી કોણ ગુનેગાર લાગે ગાળ દેનાર ગાળ દેનાર ગાળ દેનાર યુ આર રાઈટ કરેક્ટ હવે ખરે એકચ્યુઅલી શું હશે એકચ્યુઅલી જાડેરા ગુનેગાર છે છતાંય પણ આ ગુના ઘટતા નથી એવું આપણે જાણીએ છીએ ડિસાઈડ થાય તો ગુના ઘટતા નથી એનું કારણ શું કારણ ખરું જ્ઞાન નથી એટલે ગુના ઘટતા નથી ખરું જ્ઞાન થાય તો ગુના ઘટી જાય એટલે કોણ ગુનેગાર ખરેખર રિયલિસ્ટિક જેને જ્ઞાન નથી હે જેને જ્ઞાન નથી જેને જ્ઞાન નથી એવું નથી આ બે માં ખરેખર ગુનેગાર કોણ છે ખરેખર આ તો જગત કે છે કે આ ગુનેગાર છે પણ આ ખરેખર રિયલી સ્પીકિંગ કોણ ગુનેગાર છે એવું તને બુદ્ધિ પહોંચે છે ખરે ખરેખર ગુનેગાર એ જ છે થઈ કે એમને પાંચ કિલો માણસ આવી ગયો શું થયું એમને ઇનામ લાગ્યું આ માટે એ આજ પકડાયા અને પેલો જયારે આ ગુનામાં આ ગુનો કર્યો ને એ પકડાય છે ત્યારે ગુનેગાર આ પેલો ગુનો કર્યો તે પકડાઈ ગયા છે તને સમજ પડી ગઈ વાત હા પેલા ગુનાનું ફળ અને મારફત અપાયું હા અને જે ગુનો કર્યો એ તો જયારે પકડાશે તારે હજુ તો પકડ્યો નથી ને ત્યારે ગુનો જબડે કર્યો ને હમણે બીજું ન પીવું તટ કે એને કઈ ઉપર આવે ઘઉં સમજ ભાઈ ને એટલે ખરેખર કોણ ગુનેગાર હરીશ આવું જ્ઞાન સમજે તારા જગતમાં બધા રેગ્યુલર કોર્સમાં આવી જાય જગત જગતના જ્ઞાને જો ચાલે તો માણસ પટાયા ક્યાં કરે એનો હેન્ડ ના આવે અને માર ખા ખા કર્યા કરે તારે કયા જ્ઞાનની જરૂર છે તારે કયા જ્ઞાનની જરૂર ખરા જ્ઞાન ના નહીં હા આપણે જે જ્ઞાન જ્ઞાનથી આ જગત માં નિર્દોષ થઈ શકાય કોઈને પણ સુજિત માથે દુઃખ અપાય નહીં એવી દ્રષ્ટિ ઉત્પન્ન થાય એવું જ્ઞાન છે કેવું કોઈ બનાવનાર હશે કોના જગતનો કોઈ નવરો કોઈ હશે કોઈ સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ કોઈ બનાવ્યું છે ત્યારે એની મેરેજ ચાલુ થઈ ગયું છે એ તારી સમજણ સાચી છે કોઈના સાયન્ટિસ્ટ કે છે અમારે કાંઈ છે ગોડ ઇઝ ક્રિએટેડ ઓફિશિયલ તે તમે ક્યાં નાખો છો ભાઈ જો God is created correct by Christian viewpoint by Indian viewpoint Muslim viewpoint not by fact વાસ્તિકમાં એવું નથી અને કુંભાર નથી ભગવાન તે આવું બધું કરે કુંભાર તમે એન્જિનિયર પણ કુંભાર ના કહેવાય કડિયા તો જુદા જ ભાઈ પાછળ નહીં તને શું ને જેવું ભગવાનથી કુંભાર હોય ને આ ભગવાન બનાવ્યું નથી પછી મને કહે છે શું છે તારું by fact only scientific circumstance evidence છે આ શું છે scientific circumstance evidence The world is the puzzle itself, itself puzzle. વિજ્ઞાન થી પૂરું થઈ છે જેમ તું પેલા લોકો એમ કહેતા વરસાદ પડે ત્યારે ભગવાન વરસાદ વરસાવે છે દેવો વરસાદ વરસાવે છે પણ એવું જેવું કશું છે નહીં ત્યાં યાસ્તુઓ ભેગા થાય છે અને વાતાવરણ જેવું થાય સુધી બધું સાયન્સ વિજ્ઞાનથી ચાલી રહ્યું છે પણ ભગવાનની હાજરી ભગવાનના કરતા નથી નિમિત્ત છે એ છે તો આ બધું છે ના બધું ના એમની હાજરીથી આ જગતને પાવત્યતાનો ગોંધાય છે એ બધી ચાલે એટલે અમે જોઈને પછી આ બધી વાત કરી ચોપડીની વાત કરતો તને ચોપડીની વાત કેમ છે અનુભવ એટલે અમે થિયરી ઓફ એબ્સોલ્યુટ થિયરીમાં નથી અમે થિયરમાં છે શું છે થિયરીની વાત નથી ચોપડી લખી લાવે તું લખી લાવે ચોપડી ચોપડી થિયરી નકામી અનુભવ ના થાય થિયર ના થાય દાવે થાય થિયર મળે કેવું ભગવાન મારે બહુ ટેક્સ આપતા શું કહેતા ભગવાન છે કે નહીં એ જ ખબર નથી ને નથી ભગવાન ખબર નથી ખબર નથી મને ભગવાન તારું સ્વરૂપ જ છે તું કહ્યું હું કોણ છું ખરેખર તું ખરેખર તે જ છું પણ તને ખબર નથી ત્યાં સુધી તું આ યોગેશ યોગેશ છે યોગેશ ને આ બાઈને ધની છે આ બધું બોલ બોલ કર્યા કરું રોંગ દીધું સમજ એ ખબર પડે એટલે તને સમજાય એ સમજ ને અને ખબર પડે નામથી ખબર પડે થોડો અનુભવથી ખબર પડે પણ તે એક્ઝેક્ટ તે રૂપ થયા છે બોલાય નહીં પાછું સમજ ને એ રૂપ પૂરેપૂરું થઈ જવું છે મને ભગવાન રસ થઈ ગયા છે તારે તને માન્યામાં આવે મને વસ થઈ ગયા વસ થઈ ગયા એટલે એ બધા આવે ને ત્રિલોક નો નાથ જેને વસ થયો છે એ આ પુસ્તક હાર વાંચ્યું હતું તું અમારી બુદ્ધિ વધે તારી બુદ્ધિ વધે એમ પછી રેસકોર્સ માં મોટો માણસ કેવો મારે મને ઇનામ લાગે તને ના લાગે ઇનામ બુદ્ધિ જ ના થાય બિલકુલ સાથે શાંત બુદ્ધિ ના આવે એક શાંત પણ બુદ્ધિ જો મારામાં બુદ્ધિ હોય ને તો પછી હું મોટો ગણવાનો મારાથી પાછું બીજો મારાથી મારાથી બધા બુદ્ધિશાળી હોય તેનાથી બુદ્ધિશાળી હોય તો રેસકોર્સ બધી થાય શું થાય રેસકોર્સમાં કોણ પહેલો આવે કયો ઘોડો પહેલો આવે બધું પાવર સૌથી વધારે બુદ્ધિ હોય છે ઇનામ પહેલા ને આપણે બીજા બધા દોડ દોડ આપીને મરી જાય એટલે મારા બુદ્ધિ એટલે મારે હરી જ નહીં કોઈ બિન હરી હજો જોડી નહીં સારું બદલે તને કેવું લાગે સારું કોઈને આપણે કહીએ કે તમારી બુદ્ધિ નથી તો તમે વળે ઉઠો શું બોલો સાહેબ મારા જેવી બુદ્ધિ સરી એટલે કોઈ આ પદ જ લેવા તૈયાર ના થાય મેં ચોખ્ખું પુસ્તકમાં જ દર વર્ષથી લખ લખે છે અમે અબૂજ છીએ ઇમોશનલ આ ગાડી ઇમોશનમાં હોય ને ટ્રેન ઇમોશનમાં હોય છે એ ઇમોશનલ થાય શું થાય કલ્પવામાં આવશે ને ઇમોશનલ થાય શું માણસ ઇમોશનલ થાય ને ક્રોધમાન માયેલો થાય ઇમોશનલ થઈ જાય તમે કેટલાય જંતુઓ મળી જાય બિચારા અમારા અપમાન કરે તો એમને વાંધો નહીં આશીર્વાદ આપીએ ગાળ ભોરે તો આશીર્વાદ આપીએ મારે તો આશીર્વાદ આપીએ તું કેમ ગાળો નથી પડતો તારે આશીર્વાદ આપીએ અમે કહીએ છીએ કે આશીર્વાદ આપીએ ત્યારે એવા આશીર્વાદ જોઈતો નથી The result is the puzzle itself puzzle. Scientists કહ્યું There are two આ પઝલ છે માટે પઝલ ઉભો થાય તો કે એવું છે બગાડ્યું કે તર શું થાય પ્રોબ્લેમ ઉભો થાય ને પઝલ ઉભું થાય ને પઝલ સોલ્વ કેવી શી કરી કહીએ સમજવું પડે સમજવું પડે સમજવું પડે એટલે આવા કેટલાય કોયડા ઉભા થયા સુધી પઝલ ઉભો થયા જ કરે મારી જગત પોતે જ પઝલ એટલે માણસ પ્રોબ્લેમમાં જ મૂંઝાયેલો હોય ત્યાં બધા માણસ ને બધે ને ખૂબ એના સુખી છે ના આના ઉપાધિ છે આમ છે આખો વધારો ટેન્શન રહી ભાઈ ઘરે માણસો બહુ ઓછા ઓછા હોય કોઈ હોય ત્યાગ નો ટેન્શન ગ્રહ તેને ગ્રહણ કરેલો ટેન્શન બધા ટેન્શન રહે જ હોય તો જેને ગ્રહણ ના હોય ને ત્યાગે ના હોય તેને ટેન્શન ના હોય શું કે મને ટેન્શન કરે થઈ નહીં થઈ તને ટેન્શન ખરું હા હે તું ક્યાંથી લાવી કયા બજાર વેચાતી લાવી વેચાતી લાવી નથી આવડી નથી હવે તો છે હવે તો પેલા નતું નાની હતી તું કેતું નથી બને કોઈ ટેન્શન કઈથી વેચાતું લાવી કોલેજમાં મળે છે સ્કૂલમાં મળે છે શું શું આપવું પડે કેટલા પૈસા આપવા પડે પૈસા ના આપવા પડે પૈસા ના આપવા પડે એમને મફત મળે જાણે બુદ્ધિ વધતી જાય એમ ટેન્શન વધતા જાય ઉંમર વધતી જાય બુદ્ધિ વધતી જાય બુદ્ધિ વધે એમ ટેન્શન વધતા જાય ને ચકૈડામાં આવી જ ગયો પછી શીર છૂટે બિચારા બુદ્ધિ ની જરૂર તો છે જ ને બુદ્ધિ ની જરૂર તો છે સંસાર ચાલે છે એની જરૂર છે પણ એ પાછું મોક્ષે ના જવા દે એનામાં એવા હતા કે અહીં તમે બધું હેલ્પ કરી તમે ક્યાં હેલ્પ કરવા તો કે મને અહીં પોહાતું નથી આવ્યો બરું આટલું આટલા ડોલર છે તો તોય શાંતિ નહીં રહેતી સ્ત્રી હોવા છતાં છોકરો હોવા છતાં મકાન હોવા છતાં બધું વૈભવ હોવા છતાં એમાં શાંતિ નહીં બધી કેમ પોહાય કાયમની શાંતિ જોઈએ ના જોઈએ પરમાનન્ટ શાંતિ જોઈએ ઘણી વાર જતી રહે એવું ચાલે કેમ કંઈક ચાલે જે સુખ આવે પછી દુઃખ આવે એને કરવાનું શું છોકરીને અથવા ક્યારે તું લાવું છોકરો ખુશ ન હોય આ રત્નાગીરીને આપીશ લાવ્યું ભાઈ ખાઈ રહ્યા પછી બપોર પછી કરી હોય કડી ના હોય તો હું અરે ભાઈ આજે રત્નાગીરી કેરી ખાતે આશ્ચર્ય શાંતિ પર એ તો ગયું સંતોષ ના થાય તૃપ્તિ ના થાય અને બુદ્ધિ શું કરે પ્રોફિટ એન્ડ લોસ ઉભો કર્યા કરે શું કરે ત્યારે પ્રોફિટ એન્ડ લોસ તમારે પ્રોફિટ લોસ જુએ છે હે કઈ પૂછ પૂછ છે કે શાંતિ છે પરમાનન્ટ શાંતિ છે પરમાનન્ટ શાંતિ છે કે એક જાતનો આભાસ છે પરમાનન્ટ શાંતિ પરમાનન્ટ શાંતિ થઈ શકે પરમાનન્ટ શાંતિ થઈ શકે પરમ પરમાનન્ટ આ જે શાંતિ છે ને તે આભાસ છે સાહેબ શું સમજે શું સમજી જવું જોઈએ ખરેખર શું હોવું જોઈએ રિયલ <laughs> શું હોવું છે શાંતિ અશાંતિ ના આભાર અને શાંતિ તો મૂળ વસ્તુ છે રિયલ વસ્તુ છે રિયલ માંથી આ રિલેટિવ થયેલું છે શું થયેલું છે તને સમજે ને ત્યાં પૂછવું આવડું તેને શું પૂછ્યું સમજ્યા તમે કે શાંતિ આઘાત માત્ર છે કે શાંતિ એ અશાંતિ એ આઘાત છે શું છે એટલે આભાસી બદલ જતો રહે છે આ તરફ દ્રષ્ટિ ભેર થઈ ગયેલી છે તે હું દ્રષ્ટિ બદલી આવી શું બદલી આવી દ્રષ્ટિ આ છે આમ દ્રષ્ટિ શું દેખાય છે આ બધું દેખાય છે ને આમ થયું એટલે પછી આ દેખાડે બંધ થાય બરાબર એવું કરી આપી દ્રષ્ટિ ફેરની જરૂર છે દ્રષ્ટિ ફેર કોણ કરી આપે દિગ્મૂળ લોકો દિગ્મૂળ નો શું સમજે દિગ્મૂળ દિગ એટલે દિશા ફેરવનાર દિશા મૂળ એટલે ભાન જ નહીં રહેતું કે આ પૂર્વ છે પશ્ચિમ છે બે ભાન પણ છે મોહ મોહ તને સમજાય છે આ મોહ એ જ શાંતિ છે શું છે શાંતિ મોહ એ જ શાંતિ મને શાના મોહ છે મોહ આવે છે કેમ એ આવે છે તેનું કારણ તને કહું કે તું યોગેશ નથી છતાં તું યોગેશ માની બેઠો છે યોગેશ આ દેહ નું નામ છે ઓળખવાનું સાધન છે કેમ આપણે હું યોગેશ છું હા લોકો એ તને પહેલેથી કે છે બાબો પેલો કે તું માની દે બાબો છું પછી કે યોગેશ યોગેશ તું માની દે હું યોગેશ આ સાયકોલોજી થઈ ગઈ છે એવું નહીં સમજાયું ને પછી પાછું પરણ્યા પેલા એ બેન છે તેને ભેગી થઈ ગઈ બે વર્ષ પહેલા બે વર્ષ પહેલા પહેલા પહેલા બે વર્ષ પહેલા તું ઓળખતો ના હોય ગાડી ભેગી થઈ હોય અને તારી જગ્યા પર બે હજાર ઉઠાઈ ગયું ના ઉઠાઈ ગયું હે ના ઉઠાઈ ગયું હા તે કઈ ભવિષ્ય તો વિચાર કરું કઈ દ્વાતો જ નથી ને ઉઠી અને પહેણા પછી મારી છે મારી છે પછી મારે ઉભા થઈ જવું પડે પછી મારે ઉભા થઈ જવું પડે હા ગુજરાતી એક માણસને પરણે તો તે બે વર્ષ પછી વાઈફ મરી ગયો ત્રણ નાના છોકરા મૂક્યો મરી ગયો એ કાયદો છે ગેરકાયદે છે કાયદો કે ગેરકાયદો કઈ જ નથી એ તો જે થવાનું તો કહેવાય નહીં કાયદેસર કહે ત્યારે વાંધા ઉઠાવે ક્લેમ ઉઠાવે ગેરકાયદેસર કહે ત્યારે વાંધા ઉઠાવે એવું કઈ છે નહીં એટલે પછી એ ખૂબ રડતો હતો ત્યારે મેં એને કહ્યું હા પાછી ગઈ આવવાની તું જો પાછી આવવાની હતું રડવા લાગુ કરે ત્યારે એ તો હું દાદા પાછી નહીં આવે પણ મને નહીં ગમતું નથી એના આગળ છોકરાને લીધે ના છોકરો તું મારી બેન એક બે ભાભી સાહેબ નાના થઈ એક મારી પાસે રાખી છે પણ એ બધું ખબર રાતે હું એમ દેખાય એટલે મને આખો દાખે ખબર ખબર થાય કે હવે આ જાય નહીં મને દુઃખ રહેવા બધા નથી કહેતું મને ભૂલાતું નહીં બહુ પ્રેમ બહુ પ્રેમ બહુ પ્રેમ પ્રેમવાળી બહુ પ્રેમ પ્રેમવાળી મેં હવે જોડે જવું હતું ને પ્રેમવાળી જોડે કોઈ વાત ના કરો જોડે ગયો તો પેલા આવી જાય ને પહેલા કેટલા વર્ષના હતા દસ તમે તારી પેટ પૂછ્યું બાર વર્ષ એવા બની હોય અને તારી સીટ પર બેઠે તો તારે ઉઠાડી કાઢી દઉં તમને તારી નથી તે તારે તે તારે પ્રેમ હતો તમે હા તેમ ક્યાંથી આ પહેરી ગયો રોગ એ મને કે આ તો મહેરા બેઠો ને મહેરું તો બેઠો રહ્યું કે ન હતું ના બેઠો હા મારા બેઠો સાથે જોઈ લીધી આ મારી ભાઈ એમ કરી પેલો હતો માર્યો મારી ભાઈ મારે ને મોડે બોલે નહીં ત્યાં પેલી કઈ કાચી રહી મારા હસબન્ડ એ હતો મારો તો તારથી મારી ભાઈ મારી ભાઈ મારી વાઈફ મારી ભાઈ દસ મોટા માર માર કરે ને સાયકોલોજી ઇફેક્ટ થઈ ગઈ છે શું થઈ ગયું સાયકોલોજીકલ ઇફેક્ટ નહીં તો જોડે જન્મી નથી કે માને પેટે હોટલ સ્ટેમ આવે છે છે બીજું કોઈ રિલેશન મારી મારી મારી વાંટો માર બાર કર્યો ને તો પછી મને કહ્યું શું પડે કે છે વાત આવો બોલ જેટલો ટાઈમ આખા દિવસમાં જેટલો ટાઈમ નયો છે નોય મારી નય મારી નોય મારી નોય મારી નોય મારી ઉકળ્યું કે નથી તો ઉગડી ગયું તે ઉગડી ગયું હું અને ઇફેક્ટ છે બધી આ વર્લ્ડ ઇફેક્ટ છે કરી યોગે યોગે યોગે યોગે કરતા એમાં જોઈએ છે પણ અત્યારે તું એમ કહું કે તું ન યોગ્ય ન યોગ્ય પછી શું તો નક્કી કર્યા બોલાય નહીં અત્યારે તું યોગ્ય છે ચાલી રાખવા માગું પણ તું શું એ નક્કી કર્યા પછી એવું બોલે નહીં તો નક્કી થયું નથી એટલે હું નક્કી કરી આવું સમજ ને એટલે તારે ન યોગ્ય બોલવું નહીં પડે એમને જતું રહે અહંકાર કાઢો છે મેં કાઢવો હા અહંકાર હા અહંકાર કાઢવો હોય તો પછી તારે અમને ચા પાડવો પડશે ચા બનાવતા આવડતી નથી એટલે ચા બનાવતા નથી આવડતી ચા બનાવતા નથી આવડતી હા પણ ચા પાવો પડશે ચા ચાલતો નહીં આવીએ પણ આટલું ચાલ આવ્યું જેવી પણ જેવી બનાવી જેવી પીશો ને હું જેવી બનાવી તેવી પીશો ને તમે હું ચા જેવી બનાવું તેના તો એમની ભાવના છે ને અમારે શું એટલે અહંકાર એટલો કરો મમતા અહંકારી અહંકાર જોડે જતી રહી ગયા લોકો કહે દાદા અહંકાર જોડે પણ મારે મમતા જોડે જતી રહી તો વરેલી હોય એને વરેલી ભાઈ સમજે ને મિત્ર હારો કરી કરે હા કશું પૂછ્યો ક્યાંથી ગયા તા દીકરા ક્યાં છે એક ભગવાન ના ગયા તા દીકરા ભગવાન જાણે કે હું નથી જાણતી તો તપાસ તો કાગળ તો લખો હું તો અહીંયા આવી છું પણ તો અવાય એવું નથી કહે ના લખાય ને આ સંસાર કેવો હશે તે બધું પોતાના છોકરાને બોલાય નહીં જો ને એવી દુનિયા માયા છે ને હે માયા છે માયા છે માયા નહીં હેરાન નહીં કરતી ને આવી છે ને માયા મુકાતી નથી મૂકીને કઈ મૂકી દેવી છે માયા મૂકવી દે તાર માયા મૂકવી દે એમ કે છે જૈન છે જૈન છે એ કે ગુરુ મળ્યા છે તોય માયા નથી મુકાતી એમ આપણે ગુરુ ને મુકાતી ગુરુ ને થોડી છે છૂટી ક્રોધ માર માયા લોભે માયા કહેવાય ક્રોધમાન માયા લો એ માયા કહેવાય તો ગુરુ થી માયા જતી નથી તો આપણે શીરી જાય જેનું ગયરી હોય તે કાઢી આવે એ કાઢી ના કાઢી કે થોડી રવા દેવી છે માયા માયા નીકળે જ નહીં ઓહો એવું તમે કોઈ કહ્યું છે નહીં કહ્યું છે કોઈ સંસાર માનેલો એટલે માયા થોડી ઘણી ચાલવાની ના પણ તમે બિલકુલ કાર્યાલય તો તમને ગમે ગમે ખરું તમે તમને કાર્યાલય અને સંસારમાં પછી રહેજો અમારે કયા પ્રમાણે અમારી આજ્ઞા પ્રમાણે રહેજો એટલે સંસારમાં રહેજો માયા અમે તમને કાર્ય છીએ કારણ બધા લોકો ત્યાગ કેવી રીતે લઈ શકે બેચારા ત્રાસ ભોગવવાનો તો ભોગવવું ના પડે ત્રાસ તો ભોગવવું પડે ને બધા સંકેત ભગવાને ભોગવ્યું છે હા બધાને ભોગવવું પડે સંસારે ત્રીસ વર્ષથી ભગવાનને છોડી હતી છોકરી હતી ભગવાન મહાવીરને છોડી હતી જાણો છો ને તમે સ્ત્રી ભરતી આધારે સંસાર ચાલતો હોય તો માયાના આધારે જો સંસાર ચાલતો હોય છે તો સંસાર માયા છોડે તો સંસાર નહીં છૂટી જાય માયાના આધારે જો સંસાર ચાલતો હોય તો માયા છૂટી જાય તો સંસાર ના છૂટી જાય છૂટી જાય સંસાર ને લોકો શું જાણે છે કે એ ગહેરી દોષી છે એવું જાણે છે શું જાણે છે માયા નામની કોઈ ગહેરી દોષી છે તે આ માયા ભગવાનની માયા પર જશે આપણને એવું જાણે છે સમજ ને માયા એટલે પોતે કોણ શું યજ્ઞ શું કહ્યું તને સમજ પડી ને માયાનો ખરો અર્થ શું પોતે કોણ છું એની અજ્ઞાનતા એ માયા સંકેત ના થઈ એ માયા સમજો ને અને સંકેત થાય એટલે માયા જતી રહે તને હોય ને આખો દાડો આત્મા આત્મા આત્મા રે આપણને તો પછી રે કઈ માયા આખો દાડો આત્મા કરવો છે તમારે આખો દાડો આત્મા અશાંતિ થાય ના થાય કર્મ બંધાય નહીં એમ કે છે કે આપણે માયા મૂકી નથી ગુરુએ માયા મૂકી છે ઘર બાર બધી છોકરા બધું છોડ્યા છે એમે માયા મૂકી છે આપણે માયા નથી મૂકી ના એ તો બે જાતની રીત ભગવાને બતાવી ભગવાને બે રીતો બનાવી થઈ સંસાર હોવા છતાં માયા માયા થી દૂર રહી શકાય કેમ નહીં એ જ છે દાદા જ્ઞાન મળે તે દરેક વસ્તુ આપી દે ચાય છે શું નિમિત્ત છે શું છે ભેદ વિજ્ઞાની બધી જ વસ્તુ આપી દે શું ના આપે સંકેત થઈ ગયો કલ્યાણ થઈ ગયું દ્રષ્ટિ બદલાઈ જાય સંકેત ના એ ભગવાને કહ્યું કે આચાર્ય રોજગાર ના કરશો પણ થયા કરે છે ને નહીં સમજો ને શાને રૌદ્રધ્યાન કે સમજો ના સમજો હે થોડું થોડું થોડું થોડું સમજાય થોડું થોડું નહીં તમને ખબર પડે કે રૌદ્રધ્યાન કોને કહેવાય કોને એમ નહીં દાદા પૂછે છે કે તમને રૌદ્ર ધ્યાન ને આત્મધ્યાન એટલે શું સમજાય છે રુદન ધ્યાન આપણું રુદન કરીએ કર્મ બાંધીએ આપણે આ ધ્યાન કરીએ કર્મ બંધાય છે આપણે દીકરા અમારા ધર્મ એમ કે એમ એમ કે છે કે જૈન ધર્મ સાચો છે અને એક જ ગુરુ ને અમે માનીએ છીએ આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન કરીએ એટલે ચીકણા કર્મ બંધાય ચીકણા કર્મ બંધાય ગુરુ કરાય નહીં ગુરુ કરાય ગુરુ કરાય નહીં અમારી પાસે તો ના એમ કે આવ્યા ત્યારે માણેક વિજયજી કે તમારે જ્ઞાન જોઈએ છે તમારી પાસેથી અમે જ્ઞાની કહેવીએ ગુરુ ના કહેવીએ શું કહ્યું જ્ઞાની એટલે લઘુત્તમ હોય ગુરુ ના થાય સમજ ને કોઈ ના તે પછી માણેક વિજયજી મહારાજ ને જ્ઞાન આપ્યું બીજા બીજા રહેશે મહારાજ હતા ત્યારે જ્ઞાન આપ્યું માણેક વિજયજીને આપણા પુસ્તકો એ જ વાંચે બધા અરે મારે ગુજુજી આવો હાથ ચડાવી પછી જ્ઞાન લીધું અત્યારે મારે ગુજુજી બોલાવે દર્શન દર્શન કરવા માટે કારણ કે એમનાથી હવાય નહીં ને એમનાથી હવાય નહીં ને વિહાર કરીને કેટલા દાડે હવાય માણેક વિજયજી ઓળખો તમે માણેક વિજયજી તે બધા આપણા જૈન જૈનોએ કહ્યું કે દાદાજી માણેક વિજયજી જ્ઞાન આપો ત્યારે એમને છતાં આ વ્યવહારમાં કેવી રીતે ફાવશે કે ના એ તો અમે બધા કહીએ છીએ માનવીજી એમની પર દાદા પર જ્ઞાન લઈ લો તો અમને એમાંથી કુવામાં હોય તો વ્યવહારમાં આવે કે શું કહ્યું એટલે પછી મહાવીરજી જ્ઞાન લઈ પછી મહાવીરજી બધે જ્ઞાન આપતા હતા શું કહ્યું કારણ કે જ્ઞાની પાસેથી જ્ઞાન હોવું જોઈએ અમારે ત્યાં પેલી બેન કચ્છની બેન કહીએ ત્યારે જ્ઞાન આપ્યું હતું માતાજીજી દમયંતીભાઈ ને જણાભાઈ જણાભાઈ જણાભાઈ જણાભાઈ જણાભાઈ કે છે દાદાજી મને જ્ઞાન આપો જણાભાઈ કથની હતી ને તેને સંયમ લીધો હતો તે કે દાદા મને જ્ઞાન આપો તને જ્ઞાન ક્યારે આપીએ કે તું ભગવાન નું પાઠ ઉપર ભગવાનનું પાઠ ઉપર કળશ ચડાવું મારી ભગવાન પાઠ તારે તને આપીએ કે હા એ જ કાર્ય કરીશ કે તે કરે છે પણ બહુ સરસ કરે છે દમયંતીબાઈ ને ઓળખે છે દમયંતીબાઈ ને કલાવતીબાઈ ને બધાને ઓળખે છે હા એ બધાય જ્ઞાન લીધેલું બધાય જ્ઞાન લીધેલું અને એ જ્ઞાન થી તમને ક્રોધ માન માયા લોક બધા કુસમ થઈ જાય ખબર ને અને તો જ મોક્ષ જાય ને જ્ઞાની પુરુષ ની પાસે તો જ્ઞાની એટલે તો તીર્થંકરની નજીક ના શું કહ્યું અમારે ચાર ડિગ્રી ઓછી હોય આ કાળમાં મોક્ષ દેવાતું નથી એટલે એક અવતાર કરવો પડશે અને મહાવીર ક્ષેત્ર પર જઈને દેવાનું શું એટલે આ બધા સાધ્વીએ ઘણી ખરી સાધ્વીએ જ્ઞાન લીધેલું આવું જ્ઞાની મળે ને ફરી ફરી ચોથી મળે અહીં રહો સર્વિસ છે કે રવા દેવું છે તમારે આ બેન ને કાઢવું છે કે એ જ વધો છે ને એ જ ફાટે છે ને ક્રોધ માર માં લોભ ની છે એ ફાટે નીકળી જાય એટલે ઉકેલ આવી પછી પછી હાથે ત્યાં રૌદ્ર બંધ થઈ જાય હાથે ત્યાં ધર્મ ધ્યાન એકલું રહે શું કહ્યું હાથે ધ્યાન બંધ થઈ જાય રૂપિયા મટી ગઈ ને કર્મ બંધાતા જાય બધા મહિના પછી આ તો અંદર બંધ થાય એવું કર્યું છે કાલે જ બંધ થાય એવું કર્યું છે અત્યારે એમ ક્રોધ માન માયા લોક ને આ બધી ભાંગર છે ક્રોધ માન માયા લોક કસાયો ને લઈને ભાંગર છે એ જો જતા રહ્યા યોદ્ધા તો કામ થઈ જાય તે જ્ઞાની પુરુષે બધા કાર્ય છે પછી સંસારમાં કઈ રીતે રહેવું એ બધું દેખાડે બધું આજ્ઞા આપે તે પછી આજ્ઞામાં નિરંતર તમે બધા શ્યામાં રસ નિરંતર આજ્ઞામાં રસો નિરંતર એક શણગારે જુદું નહીં શણગારે આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ સમજાય પડી ને બેન કઈ ના રહીશ એકલા જ છે તમારા નથી આવ્યા બરોબર હરિશ્રી પામી કેમ છે હું કેવામાં આવે શું કે છે બુદ્ધિ અને હાર્ટ એમાં કોણ બે માં મોક્ષ લઈ માટે પ્રયત્ન કરતું છે હાર્ટ હાર્ટ એટલે બુદ્ધિ સારું આવે એટલે હાર્ટીનો માર્ગ છે આખરો છે તો સમજો ને બધા જેટલા બુદ્ધિવાદીઓ થઈ ગયા એ બધા મોક્ષ માર્ગ નહીં તો રમણ મહર્ષિ જેવા થયા રામકૃષ્ણ પરમહંસ એ બધા હાર્ટવાદી કહેવાય કેવા એને એટીકેટ ના હોય ત્યાં તમે નામ ભલે ના સાંભળ્યું ભાઈ પણ બોલશો તો એ બહુ પરિણામ પામશે શું કહ્યું કારણ કે તીર્થંકર ભગવાન છે આજે એટલે બોલાવીએ તો બોલવાનું ચાલ બોલાવો આ દેખાય છે દાદા ભગવાન ને આ તો જ્ઞાની પુરુષ દેખાય છે કોણ દેખાય છે જ્ઞાની પુરુષ મહી પ્રગટ થયા છે જે નિરંજન નિરાકાર તે દાદા ભગવાન છે હું હવ નમસ્કાર કરું છું આમ કરી દાદા ભગવાન એ પ્રગટ થયા છે તેમને હું શા માટે નમસ્કાર કરું છું મારે ત્યાં ડિગ્રી ખૂટે મારે મોક્ષ જવું હોય ને અને હું જ્ઞાની પુરુષ એટલે તમારા આખા જગતના તમામ શાસ્ત્રોના પ્રશ્ન એ ખુલાસા થાય શું થાય અને અમે સામાયિક કરાવીએ તે તમે આ તો ત્યાં રોજ જાય બધું બંધ થઈ જાય શું પુણ્યા સાવજમાં સામાયિક કરેલું બધાડો તમે કોઈ દાડો નહીં કરેલું લાલપણમાં કરેલું સામાયિક કરે તો દાડો એટલે આ ચોરી શિક્ષકો ને એ બતાવે છે તે બોલજો બરોબર ને તીર્થંકર નામ જ સાંભળ્યું નહીં તમે બેને કહ્યું છે લગ્ન કર્યું છે આજે તમે શું થઈ ગયા સુધાર્થમાં થઈ ગયા સુધાર્થમાં થઈ ગયા એ સાચી છે તે આ બધા જાણ્યું પણ બહાર જશો કોઈ પૂછે કરો કોણ તમે શું કહે છો પાડું તમને બહાર ભ્રાંતિ ભાષા ચાલે કઈ ભાષા ચાલે અને આ ભગવાન ની શુદ્ધ ભાષા છે કેવી છે એટલે આ રિયલ ભાષા ભગવાન ની અને બહાર રિલેટિવ ભાષા ભ્રાંતિ ની ભાષા ચાલે તો તમારે એ ભાષા કોઈ ભૂલી ગયા નથી તમે એટલે તમારે ત્યાં હું તમને કામ કે શું ખબર ને કચ્છનો આમનો આમનો દીકરો થયું આ બાયનો ધણી થયું આ છોકરા ફાધર થયું બધું તમારી વ્યવહારની વાત બધી કરવાની ખબર ને વ્યવહારમાં એ વ્યવહારથી આપણે ભૂલી ગયા છીએ અને આ નિશ્ચયની વાત છે કેવી છે ભગવાનની શુદ્ધ ભાષા એટલે નિશ્ચયની ભાષા રિયલ ભાષા બરાબર ને તે રિયલમાં તમે શુદ્ધાત્મા નિશ્ચયમાં તમે શુદ્ધાત્મા અને વ્યવહાર ચિતંદ્રકાંત બરાબર ને તે the world is the self આ ભગવાને બનાવ્યું નથી આ એની મેરે વિજ્ઞાનથી ઊભું થઈ ગયું શું થયું છે પણ આ પઝલ શી સોલ્વ થાય પઝલ જ રોજ ઉભો થાય રોજ રોજ જાત જતા પ્રોબ્લેમ ઉભા થાય છે ને ચંદ્રકાંતે બગાડ્યું કર્યું કે આપણે બગાડી દીધા મને આવું કે છે પદલ ઉભા થયા કરે નહીં ગુજરાત ઉભા થયા કરે એટલે આ જગત જ પોતે જ પદલ છે તો એક વખત સોલ્વ થઈ જાય પછી ગુજરાત ઉભા ના થાય તો આ પદલ સોલ્વ કરી આપ્યું તમને કે તમે વ્યવહારથી ચંદ્રકાંત નીચે શુદ્ધ આત્મા by there are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. By relative viewpoint, you are Chandrakant, By real viewpoint, you are Siddhartha. By relative viewpoint, you are ચંદ્રકામાં એટલે રિયલ વ્યૂ પોઈન્ટ આ તો પહેલા બે એવું બધ કહેતા હું જ છું ચંદ્રકાંત હું જ છું હું જ છું તે એ અમને હતી શું હતી ચંદ્રકાંત તો નામ છે આપણે ખરેખર નહીં ખરેખર તો રિયલ તો સુધાર્થમાં છીએ આપણે પણ એ ખબર નથી ને ભ્રાંતિ હતી ખબર ને આજ ગઈ એ ભ્રાંતિ આપણને there are two viewpoints to solve this puzzle one relative viewpoint one real viewpoint by relative viewpoint you are Chandrakant you are son of your mother you are son of your father, you are husband of your wife, but by relative viewpoint, so and by real viewpoint, you you are Shuddha Atma. <coughs> <coughs> હવે ગાયને ગાયને પ્રાંતિની ભાષામાં શું કે છે ગાય ને આ ગાયો હોય છે ને તેને બહાર ની ભાષામાં શું કે છે વાત ગાય કે છે નહીં એ રિલેટિવ રિપોર્ટ ગાય છે પણ ભગવાનની ભાષામાં રિયલ રિપોર્ટમાં શું દાંતમાં એટલે ખરેખર નિશ્ચય નિશ્ચયથી શુદ્ધાત્મા એ નિશુદ્ધાત્મા છે અને વ્યવહારથી ગાય છે વ્યવહારથી ગધેડું અને નિશ્ચયથી શુદ્ધાત્મા વ્યવહારથી બકરી નિશ્ચયથી શુદ્ધાત્મા એટલે બાય રિલેટિવ પાણી છે બકરી બાય રિયલ પાણી શુદ્ધાત્મા બાય રિલેટિવ પાણી ગુલાબનો છોડ રિયલ પાણી શુદ્ધાત્મા એટલે આ બે વાક્યો તમારે આ આજ્ઞા આપું છું પહોંચ તે પાળો એટલે જો આજ્ઞા પાડતા તો ચિંતા થાય તો મારી બે લાખનો દાવો ડોલરનો દાવો મળવો તો એ ગેરંટી સાથે આપું છું આ તીર્થંકરો નું વિજ્ઞાન છે તમે નિરંતર સમાધિ ગાળો ભળે તો સમાધિ નહીં જાય શું કહ્યું એવું જોઈએ છે ને તમારે કોઈ કાળે મળે નહીં એવું આ જ્ઞાન છે કોઈ કાળે ના મળે એવું અનંત અવતારની ખોટ વહી જાય એ આટલા વખતમાં તો જયારે ભેદ વિજ્ઞાની મળે ત્યારે દાડો ભેદ વિજ્ઞાનીમાં છોટો નો ના હોય ત્યારે દાડો વળે બુદ્ધિશાળીઓ તો એ જ ભટકતા હોય તો ખબર પડી ને તમને